પણ ભાગીને શું કે આજના આજે આજે કામ કર્યું તેમાં લગભગ થશે અમારે મને કઈ ખબર નહીં કે આનું કહેવાનું શું પરિણામ આવશે પછી ધંધો બરોબર ના ચાલવા મળે ત્યારે રોજ રોજ સચો લાવતા હતા કેમ આવા ટાળા પડી ગયા સચો લાવતા હતા કેમ ટાળી પડી ગયા આ ભાઈ અમારા કેમ આ ભાઈ ખરા છે એટલે ધંધો ના ચાલે બરોબર છે એટલે પછી મેં નક્કી કર્યું કે આ ભાઈ ભોળા છે ત્યાં સ્ત્રીને વાત કરી શકાય નહીં એટલે પછી અમે હીરાબાને કોઈ દાડો ધંધા સંબંધી વાત નહીં કોઈ દાડો નહીં આપણે તમે લગામ આપીને પછી આપણે બોલવાનું કરીએ એને કદાચ લગામ જ આપીએ નહીં બરોબર ત્યાં કહ્યું આ રસોડું એ તમારું અને ઘરમાં જ્યાં પૈસા આપવા એ બધા તમારે અને આઉટ સાઈડનું બધું ફોરેન ડિપાર્ટમેન્ટ અમારું અમારા દુકાનમાં તમારે હાથ કરો મન ધોઈ દે તો એમ બોલીએ કાંકડી વાત એટલે મોટા ભાઈથી શીખી ગયા અમારા મોટા ભાઈ જરા રાજસ્થાન થવાના હતા આવું બધું કહી દે બીજી વાર ના ધણિયાણી બીજી વાર જરા વધારે એ તો બહુ મર્દ માણ હતા પણ બીજી વાર ના એટલે પપલાય પપલાય કર્યા પપલાય પપલાય કર્યા હા તો એ ખરો કે છે અમારા ભાઈને કેવી રીતે ડબડાવે એ પછી એને કામ કરાવો ને ડબડાવે કરાવો પુસ્તકમાં પડીશ કે ત્યારે <laughs> પહેલી ભાઈ મરી ગયેલી ભરતી ગયેલા મારા માથે આવશે આરોપ રાજ્યથી માણસ ભરી મત આવા માણસો ડરી જાય એવા માણસ એમ ખાતી એવી એમ વાંચો એવી પણ અહીંયા પકડી ગયા શું બીજી વાર રાણી આવ્યા ને તે ફકડા એમ તેલ કાઢી નાખ્યું તે શું કહે છે પડી મેં એમને કહ્યું મારે એમને ફાળે નહીં ભાભીને મારે એટલે ભાઈ બધું કહેવા જાય ને ત્યાં કે હું છૂટા કરવું પડી ત્યાર પછી મને મોટા બે કહ્યું મને કહે છે સ્ત્રી મારી આમ નહીં પડાય અરે હું તમે ત્યાં ધક્કો મારી આવી જાતે કદાચ નહીં પડે હિંમત નહીં આવે ત્યારે મને કહે તમે પણ અમારા મોટા શું કર્યું હિંમત નિવડે જ જવાના છે તમે ભણો તમે નહીં શું કરાય આવું કે દબાવવા માટે આ બીજી વાર ના મારવાની ને હા એટલે તમારો દેહ ભાઈ તેલ કાઢી નહીં તેલ કાઢી નાખ્યું અમે બે ભાઈ બધા હોટલમાં જોડે બેઠેલા નહીં તે એક કરો મને કે છે આ આપણે હોટલમાં ચા પીએ જોડે બધા બેઠા મને કહે પછી વાટમાં પાણી આવી ગયું મને કે છે આ તો બહુ શિકારી હોય છે કે ઓળખી છે મને છેતરાય મારો જુદી જાતનો છે માટે જરા સમજીને રાખો ખરું પાણી નીકળી ગયું તમારા ભાઈને આટલી બધી અડચણ થાય છે એ મને ખબર પડી આનું નામ સંસાર ભાઈ વીતેલું ને અમને વીતેલું દાદી પણ મારે શું કરવું પડતું રાતે ઉઠી અને નથી માતાને ભગવાન ભાભી મળ્યા હતા ભાભી એક વચન કહ્યું કે મહેસાણા દાસ લાગી હતી ભાભી એક વચન કહ્યું મહેસાણા દાસ લાગી હતી ભગત થઈ ગયા નેતા અને મને આ ભાભી મર્યા છે મોક્ષે લઈ જવા રસ્તા દેખાય રીતે ખાવા પીવાનું સારી રીતે અને આ મારે ઘી તો જોઈએ વધારે જરા ત્યાં ભાભી મૂકે ને મને જમકો થયા પછી રાતે વિચાર કરતો હતો આ ભાભી મને લઈ જશે તે પછી જરા જ્ઞાન થયું ને ત્યારે ને કહ્યું તમારા ઓલા થતા જ્ઞાન થયું કે તમે તમે એકલા એ મને કે છે દારી કોઈ મને દારી શકે એવું છે નહીં કે શું કે છે કોઈ મને દારી શકે એવું હા તમારા ભાઈએ જરા આટલી ડરાઈ નથી કે મને દારી નથી તમે દારી તમે મને આ વિદ્યા શીખવાડી મેં તમને વિદ્યા શીખવાડી હરીભાઈ બહુ સત્સંગ કરે ને તે બધા માણસ મગર બહુ કરો અત્યારે સત્સંગ કરે આવે છે ને કે તમારે ત્યાં આવે છે મને તો મારે જયારે મને સાહેબ પેલા અમે કહ્યું દોઢ મહિના એમાં એમાં ગયેલા ને જાત્રામાં સ્પેશિયલમાં એમની અમે બંને જણ મારા ચાચને બે કારણ કે મારા ત્યાં સ્વામિનારાયણ છે હા તમે કહો કહેતા જેવું મારા બાપુ તમે કોઈ વાત ના કરવી જોઈએ આપણે વાત એના મનમાં શું મેં તેમ કેમ વાત કરી હતી કે દાદા મારા મનમાં એમ કે એ આવે ને એનું કલ્યાણ થઈ જાય ને કર્યું એનું કલ્યાણ માલ તો જોવો તો કર્યો માલ કેવો છે તે તો હા બોલવું કે દાદા પાસે નથી ગયો એમ કેવું દાદા મારો બેડ નહીં ખાતો એમ બોલ મારો બેડ નથી ગમે ત્યારે વળવા ચાલજે કહ્યું હા તે આત્મા હેતુ માટે તે આત્મા હેતુ માટે જેટલું તેનો મને વાંધો નથી માટે કમાણી માટે જેટલું છે જય મને આ બધા બોધપાઠ મળી ગયેલો મારે ભાભી બહુ શીખવાડે હા સ્વામિનારાયણ મંદિરમાં જમાડવું હતું મહારાજ ને બધાને દાદા જ્ઞાની બોલે જ્ઞાની બોલે હા એ થોડું શું કહ્યું એ તો કઈ પૈસા પૈસા નતા અને એમની પાસે પૈસા માગવા પડે એટલા માટે એને કિન્યો કર્યો કે કોલસાની ગુણ હતી ને તેને નોકરી નોકરાણી દઈ પાસે ઉપર ચડાવડાવી અને પછી અહીંયા આગળ હાથ જો કોલસા થઈ ગયા છે કોલસા થઈ ગયા હા તે તો દોઢ રૂપિયા ગુણ આવતી દોઢ બે ચાર ગુણ હાથે લાવીએ તો આપણું ભાડું ઓછું થાય ને બરોબર પૈસા તો છે નહીં આજ તમારે ગુણ થઈ ગઈ તો હું જાણું કરાવી <laughs> ભાઈ કે બીજાને ઉધાર લઈ આવી કે તારે એ કે તમને હું આપું પણ મને પાછા આપો તો આપું એ પાસે ઘરના છે દૂધી ક્યાં છે ને મોટા પૈસા લેવા સારું અમારે લેવા ને અમે મોટા મોટા એવા આશા ધરીએ થનારા બીજા પણ તે આવું બધું આઈથી તારીખ કોઈ પહોંચી ગયું બહુ જાતનું જોયું પણ હવે તો બહુ સારા છે યાર ઠંડા થવાના કામ થવાના ઘેર છે તે પંદર વીસ માણસ સત્સંગ કરે છે જાય છે રોજ અમારે ત્યાંથી જાય હે અમારે ત્યાંથી જાય છે બધા સારું થઈ ગયું અમારો ધંધા જ કહેવાય આપણે કઈ જાઓ કશો વાંધો સારું કહેવાય મને એમના ઉપર મોહ આપી છે સારી પ્રભુ સારી પ્રભુ આ કાવ્ય નાની મન જય સચિદાન જેમ કારણમાં જે કાર્ય રહે જેમ કારણમાં જે કાર્ય રહે જેમ ગુરુ માં જે સૌ દેવ રહે તેમ ગુરુ માં જે સૌ દેવ રહે ગુરુ પૂજા નથી તે પૂજા ગ્રહે ગુરુ ભજન થકી સર્વે દેવતણું જ ભજન નિત્યતાય છે જેના અનુગ્રહથી ત્રિવિધ તણા તાપો વિલાઈ જાય છે વિશ્વ વ્યાપક સતાદારી ગુરુ વિશ્વ વ્યાપક સતાદારી વરી મુમુક્ષુ જન નાહિતકારી તેને ભજતા સુખ થાય બારી ગુરુ ભજન થકી સર્વે દેવતણું જ ભજન નિજ થાય છે જના અનુગ્રહથી વિવિધ તાપો વિલાઈ જાય છે ગુરુ ભજન થકી સર્વે દેવતણું ભજન નિજ થાય છોકરા શું કરે અનુગ્રહ કામ કરે બધા ગ્રહો થી કઈ ના આગ્રહ દુરાગ્રહ મતાગ્રહ સદાગ્રહ હટાગ્રહ બધા ગ્રહ અનુગ્રહ અનુગ્રહ કાઢી નાખે બધા અનુગ્રહ બધું ભૂલાઈ જાય જ્ઞાની પુરુષ નો અનુગ્રહ થયો બધા જેવા પોતે છે તેવા બનાવ્યા જેવા પોતે સ્વતંત્ર છે તે મારો બાપો એ કોઈ ઉપરી છે નહીં

નિશ્ચયમાં એક જ જગ્યાએ વ્યવહારમાં બધા જતા જતા આપણે રકમ તમે બધા કરાતા એમ તો કે આત્મા કર્મ નો કરતા છે વ્યવહારથી હું કહ્યું શું કહ્યું આત્મા કર્મ નો કરતા વ્યવહારથી વ્યવહાર નિશ્ચયથી નહીં એટલે આખું બધું સાધુ આચાર્ય સમજી ગયા વ્યવહાર શબ્દ ભૂલી ગયા કરતા છે કરતા છે કરતા છે એવું રહ્યું શું થયું કરતા કરતા રહ્યું વ્યવહાર થી કરતા કહ્યું એ વાત જ વિચારે પડી ગઈ વ્યવહાર એટલે હું તમને તમારી જોડે વ્યવહાર જેવો રાખું એવો તમારી જોડે રાખું તમારે તો દસ લાખ મોકલાવું તો તમારે તો દસ મોકલાવું મોકલાવું તો કોણ મોકલાવું વ્યવહાર વ્યવહારથી કરતા છે એટલે તમે જેવું લોકો જોડે વ્યવહાર રાખશો તેવો વ્યવહાર સામો કરશે શું કે છે જેવો વ્યવહાર રાખશો એવો કરશે જો કોકને ગાળ મળશો ડેરામાં જઈને બોલીએ તો જેવો પડદો આપણે બોલીએ એવા જો પડદો હમવાગે ભગવાને કહ્યું કે વ્યવહાર સદ વ્યવહાર રાખજો શું કહે વ્યવહાર સદ તો મોક્ષ મળશે નહીં મોક્ષ મળશે નહીં નહીં ઉપાધિ કરતા છે પછી પછી મેં આ બધાને તિરાસી મુકાઈ ભગવાને બીજી વાક્ય અધૂરું રાખ્યું છે તો આપણે એને પૂરું કરો તિરાસી મૂકીને તો સાહેબ કે છે આપણે ભગવાન કે છે વેરાથી કરતા કરું ભગવાનને પૂછીએ કે સાહેબ તો નિશ્ચયથી કોણ કરતા છે એ કહો કારણ કે નિશ્ચયથી પૂતગલ કરતા છે સાર સાહેબ એટલું સમજવું <laughs> પણ એ વાક્ય પૂછ્યું નહીં લોકો એને એમ રહી ગયા ભગવાનના હૃદયની વાતો ભગવાનની પાસે રહી તે મારી પાસે છે આજે જે કોઈ આચાર્ય મારે પૂછશે તેને કહી ભગવાન નો એવો નિયમ કેમ પૂછે એટલું જ બોલે કઈ પછી વધારે બોલે કઈ ખટપટ જ નહીં ખટપટ નહીં નરકે જવાનું હોય તો બધું દયા કરે તો પછી એમને કરુણા બાકી એમ કે નહીં કે તમે નરકે દેવાના છે કેમ તમે તમે થઈ જાઓ એ મારા જેવા ખટપટિયા છે સફળ થાય ને રિક્ષા ક્યાં ગયો ક્યાં ગયો દીક્ષા સાચી વિતરાગી ના મળી સાચી વિતરાગી દીક્ષા વિતરાગી દીક્ષા એગો મે સાસો અપ્પા બધું મને વતરાઈ દેવું રૂપિયા તમને તમને ગમતી વસ્તુ ના ગમતી ગમતી વસ્તુ પાસે ના ગમતી વસ્તુ વસરાઈ દેજો માથું ચડ્યું હોય ના ગમતું હોય મને દાદા ને જાઓ દાદા ને ત્યાં એવું કહી દેવું મારો બાપ બહુ દુખતો હતો પછી મને કઈ સમજ નહીં પડી બહુ દુખે પીડા ઘણી થાય ઘરું છે દાંતે છે ખવાય છે આમ જતું રહી મને લાગે નહીં તમને તમને ફાયદો થઈ જાય તમને તો લાગે નહીં બરોબર મને લાગે તો વાંધો નથી લાગે તો વાંધો નથી હવે કઈ વિરાસત માં નહીં હું કઉ છું ભાઈ મને મોકલી આપ્યો સારું વર્લ્ડમાં પહેલા વાર કોઈ કહેવામાં આવ્યું છે કોઈ કહ્યું હોય દુઃખ તમારો અમને આપીએ બધા મહાત્માને કહ્યું છે તમારા દુઃખ અમને કહો શું કહ્યું તમારા દુઃખ અમને હો અમે મોક્ષ આપવા આવ્યા છે દુઃખ આપવા નથી આવ્યા લે ઋણા એકાદ બોલાય તમારી આજ્ઞામાં રહીને ગ્રહ જીવન કેવું હોવું જોઈએ એ આવ્યો અને વડોદરામાં કેદારભાઈ દાદા ભગવાન નમસ્કાર ગાતા ગાતા કાલ કોણેથી જેમ ગાવા કરતા કરતા સાડા દસ થઈ ગયા તું ઘેર જવું તારે નથી ઉગાડવાની હા આજનો દાડો ઉગાડે કાલ કાપ ગાડી કાલે ફસે ત્યાર પછી કાલ નો દાડો કેવો કાલ પણ આવી પછી પણ કાલ તો કોઈ દેખાય ના હોય ને જયારે જોઈએ આજે જ હોય કાલ તો હોય ને કાલ દેખાય નહીં વાંકે વાંકે ના દેખાય કાલ વાંકે દેખાય નહીં એ બુદ્ધિ ની વાત છે બુદ્ધિ ચાતુર્ય ની વાત છે કાલે એટલે પછી આજનો લાવો લઈ લે કર્યા આપડે પાંચ આજ્ઞામાં તારે રહેવું આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ હવે આત્મા આત્માનું લક્ષ તરે છે ને આખો દડો રહે છે ને હા બસ આત્માનું લક્ષ્ય રહ્યું તમારું નામ શું નરેન્દ્ર જય સચિદાન કરી જય સચિદાન તારું નામ શું નરેન્દ્ર તો તું નરેન્દ્ર છું કે આત્મા છું શું લખમાં રહેશે તને એમ હું નરેન્દ્ર છું આત્મા છું આખો દાડો શુદ્ધાત્મા નું લક્ષ્ય રહે ને એ ચિંતા કશું ઉપાધિ થતી નથી ને બસ ચિંતા થાય બધા આવી જય સચિદાન

તો ઉંમર ના હતા વણી ગયા શેઠ મેં કહ્યું તમારે કોઈ પણ ઓફિસનું કામ હોય બીજું કંઈ હોય તમારે મને કહેવું અડચણ વર્તતું નથી કેવલ ચારિત્ર કેવલ ચારિત્ર અમે જોયેલું છે પણ વર્તતું નથી બરોબર કેવલ જ્ઞાન અને કેવળ દર્શન અમે જોયેલું છે કોઈ પૂછે તમે જોયું છે તમે કહો આ જોયેલું ખરું નથી કેવળ દર્શન શું છે દર્શન વર્તે હા તેથી સહજ આત્મ કહેવાય શું કહેવાય જેને વર્તે સહજાત્મા માં આટલા ગુણ જોઈએ ઉપર જેની વાણી મનોહર હોય અમારા મનનું હરણ કરી દે વર્તન જેની વાણી વર્તન વર્તન પણ મનોહર હોય અને વિનય પણ મનોહર હોય તો અને પ્રેમાત્મા હોવો જોઈએ પ્રેમાત્મા હોવો હા વિતરાગ નહીં પેલું વાક્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મુખ્ય માર્ગ દર્શન અને જ્ઞાન બંને સંપૂર્ણ અવસ્થામાં હોય એને જ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે એવું નહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલે કચ્છ કે બધો આ બીજો બધો બંધન માર્ગ છે જો આમાં આયા અમારી એક પદ માં આયા તો બીજો મિથ્યા માર્ગ એ બધો સંસાર સંસાર માર્ગ તો બરોબર છે અને આ સમ્યક માર્ગ એ જ મોક્ષ માર્ગ સમ્યક આટલું જ છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક હા તમે પૂછ્યું તમે કોણ છો તો તમે શું કહો હું પ્રભુદાસ છું ફરી પૂછ્યું શ્રીનાથે છો તમે હું પટેલ છું તાર પ્રભુદાસ નહીં તમે પટેલ છો ત્યાં નાથથી હું પટેલ છું નામથી પ્રભુદાસ નાથથી આવું છું ઉંમરથી સિત્તેર વર્ષનો છું આ બાબાનો ફાધર છું હું ફાધર છું આ આ નો હું ધણી છું આવું જે બોલબોલ કરું છું હું છું હું છું હું છું એ આરોગ્ય છે જ્ઞાની પુરુષ કરી આલે અને રાઈટ બિલીફ બેસાડી આલે તો કામ હોય તમારે રાઈટ બિલીફ બેસાડી છે બેસાડી તો છે હા પછી રેવાય એવું નહીં હોય અરે રેવા કહ્યું ને તમને કેવું નથી કહ્યું જેનો વાણી વર્તન અને વિનય મનોહર હોય મનોહર હોય એટલે મનનું હરણ કરે એવું હોય કેવું મનનું હરણ કરે આપણા મનનું જ હરણ કરી દે મનનું હરણ કરે

દાદા ભગવાનને ત્રિકા નમસ્કાર નમસ્કાર નમસ્કાર કરું જય સચિદાનંદ